tramando. going that way. જાણ્યા જ્ઞાન જાણનાર જેવું છે તો એ જ્ઞાન હોતું નથી કોઈ કાળે એ બહુ વખતે બધા જ્ઞાની પુરુષ રાખે છે જ્ઞાની એટલે બુદ્ધિ વગરના હોય જ્ઞાની તો મુક્તિ થાય નહીં આપણે જે શબ્દ ના હોય તો કરીને આપણે કરીને આપણે આર્થિક તો અત્યારથી એવું લાગે છે મનુષ્યની જગ્યાએ તમે કેમ લાગે તો જો ગુજરે મનુષ્યનું જતો રહ્યો કે એના કયું બધું હસવું હોય છે કઈ વિષય એક જ ના હોય એ જીવના જ્ઞાની છે એ દર્શન થાય એ આ પછી આવીને આપી દીધું સજ્જન કરે અને ગુજરાત તો ખોટું ના લાગે મનમાં નથી Amen આ દિવસ પહેલા ચાલતો ભેગા થઈને એક બધું હવે આપણું કલ્યાણ જે લોકોનું છું એ તમારે એ લોકો એક મોટું ભેગા સંભાળો એક બાજુ પ્રશ્ન ભગવાન જબરદસ્ત એક બાજુ ટીમનું અને ત્રીજું પોતે ટીમ સ્વામી એની સાથે બધા મતભેદ ના રહે એટલા માટે એ પાછળના લોકો કલ્યાણ માટે કપડા મારી કમાણી બીજા બધા ભેગા